જૂની પુસ્તક છે આગળ તો આગળ કરો મેં તો નવી પુસ્તક નું પાન નંબર કીધું વ્રજલીલા નું રૂપ ભોગ સાજ સજ્જા ત્યાંથી કરો નવી માં એકસો ત્રીસ ઘણું આગળ જવા તો છેલ્લા ત્રણ ચાર પાના બાકી છે આમ બાજુ આગળ પૂરું થવા બાજુ રજ લીલાનું એકસો પાંત્રીસ રજ ભોગ સાજ સજ્જા લીલાને અનુરૂપ ભોગ સાજ અને સજ્જા રમત ગમતના સજાવટ સજાવટ રમત ગમતના અનેક સાધનો લઈને શ્રી કૃષ્ણ બલરામ વ્રજની પાસે ગોપ બાલકોની સાથે પોતાના ગાય વાછાડાઓને ધરાવતા હતા ભાગવતના આ વચનની પ્રતીત થાય છે કે ભગવાન ચકરડી ભમરડો ગળો ચકલી પોપટ જેવા રમત ગમતના સાધનોથી ક્રીડા કરતા આ જ પ્રમાણે ક્યારેક ભગવાન વૃંદાવનની નદી પર્વત ઘાટી કુંજ વગેરે સ્થાનો કુંજ વગેરે સ્થાનો ખેલતા એવું પણ ભાગવતમાં વર્ણવવામાં આવ્યું છે એટલે વ્રજમાં શ્રી કૃષ્ણ બલરામ વ્રજમાં ગોપ બાળકો સાથે રમત ગમતના અનેક સાધનો રમતા હતા અને ગાયક વાંચન ચલાવતા હતા ભાગવતમાં પણ આ વચનમાં આવે છે કે ભગવાન ચક્કરડી ભમર દડી ગેડી દડા રમતા હતા આ જ પ્રમાણે ભગવાન નદી વૃંદાવનમાં નદી પર્વત ઘાટી કુંજ વગેરે સ્થાનો પણ ખેલતા હતા તેવું ભાગવતમાં દર્શાવવામાં આવેલું છે સેવ્યને જેમ સુખ થાય તેમ કરવું તે જ સેવકનો ધર્મ હોય છે અત એવ સેવા કરનારે પ્રભુની સામે ચકરડી ભમરડો આડી રમકડા રમવા સાજવા જોઈએ તેમજ નદી પર્વત કુંજોની પીછવાઈ વગેરે દ્વારા સજાવટ કરીને તેમાં વૃંદાવનના નદી પર્વત કુંજોની ભાવના કરવી જોઈએ એટલે સેવી એટલે જે જેમ ઠાકોરજી આપણી સાથે હોય તેમને જેમ સુખ થાય તે જ કરવું એ આપણો સેવકનો ધર્મ છે એટલે આપણે પણ પ્રભુની સામે સેવા કરતી હોય ચકડી ભમરડો રમકડા સાજવા જોઈએ તેમ નદી પર્વત અને ઈચ્છવાઈઓ વગેરે સજાવટ કરીને તેમાં વૃંદાવની નદી પર્વત વગેરે કુંજોની ભાવના કરવી જોઈએ ભગવાન ગોપ ગાયોની વચ્ચે મોટા થયા હતા તેથી ટોપી પાગ ફેટા મોરપીચ ગુંજામાલા આદિ શૃંગાર ધારણ કરતા હતા ભગવાનના આરોગવાની વસ્તુઓમાં પણ માખણ મિશ્રી દહીં છાશ દૂધ દૂધની વાનગીઓ અથાણા વગેરે ગ્રામીણ ખાદ્ય પદાર્થનો સમાવેશ ભગવાન પણ ગોપ અને આથી અન્ય વસ્ત્ર શૃંગાર તેમજ ભોગ સામગ્રીની સાથોસાથ ઉપરોક્ત વ્રજના વસ્ત્ર શૃંગાર તથા ભોગ સામગ્રી પ્રભુને આગ્રહપૂર્વક સમર્પવા જોઈએ આપને કે મહેમાન આવે છે ત્યારે તેમને ગમતી સુવિધા આપીને તથા ભાવતી વસ્તુ ખવડાવીને તેમની આવતા સાગતા કરતા હોઈએ છીએ તેમ પુષ્ટિ ભક્તિ માર્ગેના ઘરમાં શ્રી આચાર્ય ચરણ આચાર્ય ચરણની કૃપાથી બિરાજતા શ્રી નંદ યશોજી યશોદાજીના પુત્ર પ્રજાતિ કૃષ્ણની સેવા પણ પૃષ્ટિભક્તિ માર્ગીએ તેમને ગમતા વ્રજ સંબંધી વસ્ત્ર શૃંગાર રમકડા ભોગ સામગ્રી સજ્જાની સમર્પણપૂર્વક કરવી જોઈએ આ વિષયનું વિશેષ જ્ઞાન પોતાના ગુરુ પાસે મેળવવું જોઈએ વ્રજમાં જેમ કૃષ્ણ ભગવાન રમતા હતા જે રીતે ખૂબ બાળકો સાથે ફર્યા તે રીતે આપણે પણ આપણા ઘરમાં પણ એ જ ભાવનાથી તેમની સેવા કરવી જોઈએ વ્રજમાં જેમ ભગવાન ટોપી પાક ફેટા મોરપી ગુંજામાલ આદિ ધારણ કરતા હતા તેમજ ભગવાનને આરોપવાની વસ્તુઓ જેમ દૂધ માખણ મિશ્રિત છાશ દૂધ વગેરે દૂધની વાનગીઓ ખાતાના ગ્રામીણ પ્રધાન સમજ થતો હતો તેવી જ વસ્તુ પણ આપણે સમજવું જોઈએ આમાં એક વાત એ છે કે જે અહીંયા કીધું કે ઠાકોરજી કેમ કે વ્રજ પ્રજાધિપ છે તો આપણે ત્યાં સેવા પણ એ ભાવનાથી છે અને ઠાકોરજીની સેવામાં જે જે વસ્તુનો અંગીકાર થાય છે પણ ઠાકોરજીની ત્યાંની લાઈફસ્ટાઈલ પ્રમાણે થાય છે હા બીજી વાત એ છે કે જ્યારે આપણે પોતાના ઘરમાં ઠાકોરજીને એ જાતનો માહોલ આપવાની કોશિશ કરીએ છીએ તો જેમ વ્રજ શબ્દનો મતલબ વ્રજતી ઇતિ વ્રજ જે હરતું ફરતું રહે છે વ્રજ છે એક એનો મતલબ એ છે જે અત્યારે આપણે એવું સમજીએ છીએ કે ઉત્તર પ્રદેશમાં જે સ્થાન છે વ્રજ છે બીજી વાત એ છે કે જ્યાં ઠાકોરજી અને એમનું પરિકર છે ત્યાં વ્રજ છે તો આપણે ત્યાં આની બે ભાવના છે એક તો આપણા ઘરમાં જ્યાં ઠાકોરજી બિરાજી રહ્યા છે સ્થાન પોતે વ્રજ છે હવે એની અંદર આપણે જેમ જૂના મંદિરોની રચના એ જાતની હતી કે પહેલા ચોક એના પછી તિવારી અને પછી તો નો જે ચોક છે એ યમુનાજી અને ભાવ નથી બનતું હતું જે તિવારી છે વૃંદાવન અને ઠાકોરજીનું બિરાજવાનું નંદાલય એમનું ઘર તો એટલા સ્થાનમાં આખા વ્રજમંડળને સમાવેશ કરી દેવાની ભાવના હતી કેમ કે આપણે પોતાના ઠાકોરજીને ઘરની બહાર પધરાવવાની મર્યાદા હતી નહીં તો જે પણ કરવું છે એ અહીંયા ને અહીંયા અંદર જ બધું થઈ જવું જોઈએ બીજું ગુસાઈજીના ચરિત્રમાં એવું આવે છે કે જયારે શ્રીનાથજી ગીરધરજીને ત્યાં પધારવાની ઈચ્છા કરી અને સતઘરામાં બિરાજ્યા ત્યારે હોળીના દિવસોમાં ઠાકોરજી એવી ઈચ્છા કરી કે મને બહાર ફરવા માટે જવું છે ત્યારે ગિરધરજી એવું કહ્યું કે આપ મહાપ્રભુજીની તો આવી મર્યાદા નથી અમે આપને ઘરની બહાર તો પધરાવી નહીં શકીએ ત્યારથી સ્વાંગ લેવાનો ક્રમ ચાલુ થયો એટલે કે મોર પોપટ હાથી ઘોડા વગેરેના વેશ પહેરીને અને હોલીના દિવસોમાં ઠાકોરજીની સામે ઘર પરિવારના લોકોએ જ એ વેશ લઈને ને એ બહારનો જે માહોલ છે બતાડવાનો ને રાલ ઓડવાનો ક્રમ પણ ત્યારે હોય છે તો એ બધા ક્રમ આપણે પોતાના ઘરની અંદર સમાવેશ એટલા માટે કર્યો કે ઠાકોરજી બહાર ન પધારે નાનકડું બાળક છે એને ઈચ્છા થાય એવી રીતે ઠાકોરજીને પણ ઈચ્છા થાય તો એ બહારની બધી વસ્તુઓ આપણે અંદર જ ઠાકોરજીને પ્રોવાઈડ કરી દઈએ તો એ ભાવનાથી પીછવાઈઓ પણ એવી આ મંદિરોની સજાવટ આપણને એમ લાગે છે કે સાજ વગેરે હોવું પીછવાઈઓ હોવું આ બધું ખાલી ડેકોરેશન છે એ ડેકોરેશન નથી એ ભાવના છે આપણી આપણે જે જે વસ્તુ બધું બહાર થઈ રહ્યું છે આપણા ઠાકોરજીને આપણે બધું ઘરની અંદર પ્રોવાઈડ કરી રહ્યા છીએ આપણે પણ પોતાના ઘરમાં કે જે જગ્યામાં ઠાકોરજી બિરાજે છે ત્યાં એક એવો માહોલ ઊભો કરવાની કોશિશ કરીએ છીએ કે ઠાકોરજીને પણ એવું લાગે કે હું વ્રજમાં છું આપણને પણ એવું લાગે કે હા ઠાકોરજીને અનુરૂપ આ કંઈક થઈ રહ્યું છે તો એવું મોડર્ન જો ત્યાંની ફર્નિચર ને રૂમ હોય તો ત્યાં એવી ફિલિંગ ના આવે કે કુબ્રજાદીપ અહીંયા બિરાજી રહ્યા છે ને કદાચ ઠાકોરજીને પણ એવું લાગે કે હું ક્યાં આવી ગયો કે આ મારું ઘર નથી તો એક એ વાત છે આની અંદર બીજી જે ખીલોનો વગેરે સાજવાની વાત છે એમાં આપણે ત્યાં પરંપરાથી જે ખંડપાટ ચોકીનો જે ક્રમ છે અને ગેંદ અને ચોગાનનો એ તામસ રાજસ અને સાત્વિક એ ત્રણ સ્ટેપ્સમાં એ સાજવામાં આવે છે તામસ જે છે સૌથી નીચે ત્યાં હાથી ઘોડા સિંહ વગેરે આવે એનાથી ઉપર રાજસમાં મોર પોપટ આવે અને સાત્વિકમાં ગાય આવે જેમ શ્યામુકા કંઈક વખત એવી આજ્ઞા કરી હતી કે જે ચોગાન છે ઠાકોરજીના એ આપણી ઇન્દ્રિયો રૂપમાં છે જેનાથી ઠાકોરજી ખેલે છે તો આપણે જ્યારે પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવી રહ્યા છીએ તો આપણે ઠાકોરજીને ઇન્વાઇટ કરીએ છીએ એના માટે કે જેમ વ્રજભક્તોની સાથે તમે ખેલ્યા છો એવી રીતે અમારી ઇન્દ્રિયો અમારા સાત્વિક રાજસ તામસ ભાવ સાથે પણ આપ ખેલી શકો છો તો ખીલોના વગેરે સાજવા એ ઠાકોરજી નાના બાલક છે એટલા પૂરતી એની ભાવના નથી એ આપણા કોઈ કોઈ ભાવોને એ બધા પ્રાણીઓ રિપ્રેઝેન્ટ કરે છે એ એના પ્રતિનિધિ છે તો આપણા તામસ ભાવના પ્રતિનિધિ એ સિંહ ઘોડા હાથી વગેરે છે આપણા રાજસ ભાવના પ્રતિનિધિ એ મોર પોપટ વગેરે છે અને સાત્વિક ભાવના પ્રતિનિધિ એ ગાય છે ચોગાન વગેરે છે આપણી એકાદશ ઇન્દ્રિયોના પ્રતિક છે તો એ ગેંદ ચોગાન હોય છે ને તો એ આપણી ઇન્દ્રિયોનું પ્રતિક છે તો આપણે ત્યાં ઠાકોરજીની સજાવટ હોય કે ઠાકોરજીના મંદિરની અંદર જે પરંપરાગત જેટલી વસ્તુઓનો સ્વીકાર છે એ બધી વસ્તુઓ ખાલી એવી નથી કે નાનું બાલક રમે એવી રીતે ઠાકોરજી પણ રમે છે પણ એ બધાની પાછળ આપણે પોતપોતાની કોઈ ભાવનાઓને ઠાકોરજીને સમર્પણ કરી રહ્યા છીએ જે સમર્પણ કદાચ સીધું સંભવ નથી તો આ રીતે સંભવિત છે મતલબ તામસ ભાવ પણ છે આપણામાં રાજસ પણ છે સાત્વિક પણ છે નિર્ગુણતા પણ છે થોડી બહુ તો એ બધા ભાવોનું સમર્પણ આ બધાના પ્રતીક રૂપથી ઠાકોરજીને કરી રહ્યા છીએ જેમ માલાજી વગેરે છે તો એ વ્રજભક્તોના ભાવથી આવે છે ફૂલ પુષ્પ વગેરે છે તો અમારે ત્યાં એવું થતું કે દાદીને હજી સુધી એ આદત છે કે એક પણ ફૂલ વેસ્ટ ન જવું જોઈએ છે હું કારણ ત્યાં જાઉં તો લક્ષ્મી કાકીજીને વધારે એનો આગ્રહ છે એક પણ આમ દાળ ચોખા ધોતી વખતે પણ એ સિંકમાં પડી ન જવા જોઈએ જ્યારે પણ ક્યારેક આવું થઈ જાય આપણને એમ લાગે કે એટલી બધી શું કરવા કંજૂસ છે કારણ એક બે દાણા પડી ગયા તો એમાં શું થયું પણ એ લોકોની ફિલિંગ એવી છે કે એ પણ જીવ છે ઠાકોરજીના આટલા નજીક આવ્યા પછી જો આપણી કોઈ બેદરકારીને કારણે પ્રભુ સેવાથી એ દૂર થાય છે તો એનો દોષ આપણને લાગે છે કે આપણી કોઈ ગેર આપણી ગેરજિમ્મેદારીને કારણે ઠાકોરજીની નજીક એ લોકો આવી ન શક્યા તો એવી બધી ભાવનાઓ આપણે ત્યાંની આખી સેવામાં ક્યાંક ને ક્યાંક છે તો આપણને જ્યાદાતર એવું લાગે છે કે આ પલ્લામાં બિરાજા તો આપણે રમાડી નાખ્યું ને નાના બાળકને જેમ નવડાવીએ છીએ કપડાં પહેરાવીએ છીએ તો એટલું ઇઝી કે એટલા લૌકિક ભાવો આપણી સેવામાં હતા નહીં કોઈ દિવસ પણ એ બધું ભાવનાઓને ન સમજવાને કારણે આપણને હવે એવું લાગે છે કે આ ગેંદ ચોકાર ખંડપાત સાજા મતલબ ઠાકોરજીને ઉતારવા માટેની સીડીઓ છે એ ઠાકોરજીને ઉતારવાની સીડીઓ નથી આપણી ચડવાની સીડીઓ છે તો તામસ રાજા સાત્વિક થી નિર્ગુણ એ સ્ટેપ આપણા માટે છે આપણા તરફથી જવાનો એ રસ્તો છે ઠાકોરજીના આવવાનો એ રસ્તો નથી ને આપણે જઈ રહ્યા છીએ એનો અંગીકાર જે ઠાકોરજી તરફથી થઈ રહ્યો છે એ આપણો એકનો એક સ્ટેપ ઉપર પ્રોગ્રેસ છે તો એ સજાવટ પીછવાઈઓની હોય કે સિંહાસનની હોય ખંડપાઠની હોય કે કોઈ પણ એમની હોય માલા ફૂલની હોય આરસીની હોય ગમે એની હોય એ બધાનું કોઈક નું કોઈક સિગ્નિફિકન્સ છે એક વ્રજલીલાના ભાવનાથી છે અને બીજું આપણા પર્સનલ ભાવોનો અંગીકાર છે એમાં આપણે ત્યાં જેમ વ્રજલીલાની ભાવથી ભાવના એની સેવા એટલા પૂરતું નથી જેટલું પણ વ્રજલીલા સંબંધી છે બધામાં આપણા કોઈ પર્સનલ ભાવો પણ એમાં જોડાઈ રહ્યા છે એવું નથી કે બધા ખેલ ચોગાનની વસ્તુ અહીંયા જેમ આવે તો ભાગવતજીમાં ઠાકોરજી રમી રહ્યા છે તો આપણે ઠાકોરજીને સામે સાજી દીધા એનો એટલો ખાલી મતલબ નથી આપણા પણ કોઈ કોઈ ભાવનો અંગીકાર જો આપણી એવી ફિલિંગ હોય તો ઠાકોરજી કરે છે એ તામસતા પણ સમર્પણ છે તામસતાનું પણ રાજસ્થાનું પણ સમર્પણ છે સાત્વિકતાનું પણ છે નિર્ગુણતા ઈચ્છિત છે ચોક્કસ ઈચ્છિત છે મહાપ્રભુજી ઈચ્છી રહ્યા છે યમુનાજીના ઉદાહરણથી બતાવી પણ રહ્યા છે કે નિર્ગુણ હોવું જોઈએ પણ જો કોઈ નથી ને આપણા બધા એવા કાચી અવસ્થામાં સાતગ્રાદસ તામસતા છે તો નદાર જ નથી કરી રહ્યું કોઈ આપણને આપણા એ બધા ભાવોનો પણ સ્વીકાર આપણે ત્યાંની સેવા પ્રણાલીની અંદર થઈ જાય છે એવી ફિલિંગ આપણી હોય તો કરી શકાય છે એ વાતને ખાસ અહીંયા સમજવી જોઈએ અને બીજી વાત એ કે જે સાજ સજાવટ વગેરે પીછવાઈઓનું હોય કે વૃંદાવન નદી યમુનાજી વગેરેનું ગિરરાજજી ગાય આ જે આપણે ત્યાં બધી વસ્તુઓ બને છે એ બધા પણ ઠાકોરજીને એ જાતનો માહોલ પ્રોવાઈડ કરવાની આપણી કોશિશ છે એક ને આપણે પણ ત્યાંની એ ભૂમિને ફીલ કરી શકીએ છીએ તો વ્રજમાં જમા પ્રભુજી પણ ઈચ્છ્યું હોત તો ગોકુલ બિરાજ્યા હોત પણ અડેલ બિરાજ્યા છે જઈને પધાર્યા છે નહીં તો મહાપ્રભુજી પણ વિચાર્યું હોત ને કે હું વ્રજમાં વાસ પણ મહાપ્રભુજી માટે પોતાના ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે ત્યાં જ વ્રજ છે તો વ્રજતી વ્રજાનો મતલબ જ એ છે કે જ્યાં એ ભાવ છે ત્યાં વ્રજ છે એ કોઈ સ્થાન સાથે કન્ફાઈન થયેલી કોઈ જગ્યા નથી કે કોઈ જોગ્રાફિકલ પ્લેસ નથી કે જેને આપણે એમ કહીએ કે આ ઉત્તર પ્રદેશમાં આટલા પાર્ટમાં વ્રજ છે સારી વાત છે આપણને જો ત્યાં જઈને એવી ફિલિંગ વધારે આવતી હોય તો થોડો સમય જઈને ચેન્જ માટે આવી શકાય છે પણ આપણું ઘર એનાથી કોઈક અલગ પ્લેસ છે એવી કોઈ એની અંદર વાત નથી ને એને વધારે લાઈવ રાખવા માટે આપણે એ જાતની સજાવટ પણ કરી દઈએ છીએ કે આપણને એની અનુભૂતિ પણ નિરંતર થયા કરે કે ઠાકોરજીની પીછવાઈમાં યમુનાજીનું જલ જોઈને આપણને એવી ફિલિંગ આવે કે ગિરિરાજજીના દર્શન કરીને આપણને એવી ભાવના થાય તો આ વાતને અહીંયા સમજવી જોઈએ કે આપણે ત્યાં આ બધું ખાલી એટલા પૂરતું નથી એ બધાની પાછળ કોઈક ને કોઈ ભાવ છે જેને સમજવામાં આવે તો એ બધું આપણને ઉપયુક્ત લાગે છે ને એ એની નેસેસિટી પણ સમજાય છે કે કેટલું બધું જરૂરી છે આપણા ભાવને પોષણ આપવા માટે ઠાકોરજી માટે ભલે જરૂર હોય કે ન હોય આપણના મનને કોન્શિયસ રાખવા માટે તો જરૂરી છે જ કે એ પ્રતિતિ નિરંતર આપણા મનમાં રહ્યા કરે બીજી વાત એ કે જે શ્યામુકાકા એ આજ્ઞા કરે છે કે અક્ષર જે છે એ ઠાકોરજીનું ધામ છે એ અક્ષરાત્મક વ્રજભૂમિ છે જ્યાં ઠાકોરજી બિરાજી રહ્યા છે જે વાત મેં ગોસાઈની જે રીતે વેદન મંડળમાં આજ્ઞા કરી કે વ્રજ જે છે એ નિત્ય છે પૃથ્વીનો નાશ થઈ જાય છે પણ વ્રજનું નાશ નથી હવે વ્રજનું નાશ નથી મતલબ પ્રલય થશે ત્યારે અત્યારે જેને આપણે જોગ્રાફિકલ વ્રજ કહી રહ્યા છીએ એ તો જવાનું જ છે પણ ફરીથી વ્રજનો મતલબ ત્યાં ભાવના છે કોઈ સ્થાન સાથે બંધાયેલી એ કોઈ વાત નથી બીજી વાત જે અક્ષરાત્મક વ્રજભૂમિ છે એવું શ્યામુકા કંઈક વખત જયારે મંગલારતી કાર્યા ઉપર મંગળવારના ક્લાસમાં ભણાવ્યું હતું ત્યારે આજ્ઞા કરી હતી કે આપણે ક્ષર જીવ છે એ અક્ષરમાંથી પેદા થાય છે પુરુષોત્તમ સાથે આપણો સીધો સંસર્ગ નથી આપણો સંસર્ગ અક્ષર સાથે છે કેમ કે પુરુષોત્તમમાંથી અક્ષર અને અક્ષરમાંથી આપણે પેદા થયા છીએ આપણો સંસર્ગ ડાયરેક્ટ પુરુષોત્તમથી ન હોઈને અક્ષર સાથેનો સંસર્ગ છે એ અક્ષરને આપણે પોતાથી પુરુષોત્તમને મળવા માટેનું એક માધ્યમ બનાવી રહ્યા છીએ કે જે ધામની અંદર આપણા ધામી કૃષ્ણ બિરાજે છે એ ધામ આપણું ઘર છે કે અક્ષરભૂમિ છે જ્યાં આપણા ઠાકોરજી બિરાજી રહ્યા છે તો જ્યારે મંગલારતી કાર્યમાં મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ એવું ગુસાઈજી કહે છે તો વ્રજભૂમિ નું મતલબ અક્ષરાત્મક સ્થાન છે જ્યાં ઠાકોરજી બિરાજે છે ને વ્રજભક્તો છે એ સ્થાન પણ એક એવું શુષ્ક પ્લેસ નથી કે જેની અંદર કોઈ ભાવના નથી વ્રજ જે છે એ આપણી ભાવનાઓથી બને છે કોઈ જગ્યાથી નથી બનતું તો મંગલમ વ્રજભૂમિ મંગલમ એના પછી તરત જ જેવી રીતે યશોદાજીએ લાલન પાલન કર્યું એવા યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ તો એ ભાવથી વ્રજભૂમિ બને છે જગ્યાથી નથી બનતી તો એના પછી એ ભાવનું સમર્પણ છે તો મંગલારતીકારે આખી ગુસાઈજી જે રચિત છે એ વ્રજભૂમિના ભાવથી આપણા ઘરમાં થતી સેવા અને એ વ્રજભક્તોના ભાવોનું આપણા તરફથી થતું સમર્પણ છે તો સેવા જે છે આપણા ઘરમાં થતી સેવા એને આટલું ઊંચું ગ્રેડ ગુસાઈજી આપી રહ્યા છે કે તમે જેને એમ સમજો છો કે મારા નાનકડા એક રૂમમાં કે ખૂણામાં ઠાકોરજી બિરાજે છે પણ એ ખૂણાને મહાપ્રભુ ગુસાઈજી નિત્ય કે છે એને અપરિચ્છિન્ન કે છે અક્ષરરૂપ કે છે નિત્ય કે છે તો ઠાકોરજીનું જે સ્થાન છે આ બધા મહાત્મ્યને સમજવાથી એ સ્થાનનું સિગ્નિફિકન્સ સમજાય છે નહીં તો આપણને એમ લાગે છે આપણે તાળું મારીને બંધ કરી દીધું તો કે નાનકડો રૂમ છે ત્યાં ઠાકોરજી બિરાજે છે આપણે આટલી જગ્યામાં પધરાવી દીધા કે ચાર ખીલોના સાજી દીધા પણ આ બધાનો મતલબ કોઈ ઓર છે ને એ અક્ષરાત્મક સ્થાનમાં કે વ્રજભૂમિ રૂપ આપણા ઘરમાં જ્યારે ઠાકોરજી બિરાજી રહ્યા છે એ સ્થાન એટલું નિત્ય એટલું અપરિત છે ને એટલું ભાવથી પૂરિત હોવું જોઈએ ઠાકોરજીને એ વ્રજની ફિલિંગ અહીંયા થાય તો જેવી રીતે ઉદ્ધવજીના પ્રસંગમાં આવે છે કે ઉદ્ધવજી જ્યારે જાય છે તો ગોપીજનોને એમ કે છે કે હું અહીંયાથી જાઉં છું પણ તમારા ભાવને મારી સાથે લઈને જાઉં છું તો જઈ રહ્યા છે પણ એમને એનું દુઃખ નથી કે હું વ્રજ છોડીને જઈ રહ્યો છું એટલે નથી કેમ કે બધા ભાવોને પોતાની સાથે લઈને જઈ રહ્યા છે તો વ્રજભક્તોની સ્તુતિ કરે છે જતી વખતે ઉદ્ધવજી જ્યારે વ્રજમાંથી પાછા પધારે છે તો ઉદ્ધવજી વ્રજભક્તોની સ્તુતિ કરે છે ને પછી એમ કહે છે કે હું અહીંયાથી પ્રસન્નતાથી જાઉં છું તમારા બધાના ભાવને પોતાની સાથે લઈને જાઉં છું કે ત્યાં જઈને કૃષ્ણને હું એવી ફિલિંગ કરાવું જે ફિલિંગને કૃષ્ણ મિસ કરી રહ્યા છે તો આ મહાપ્રભુજી કે ગુસાઈજી આપણી સેવા કે આપણા ત્યાંની સાજ સજાવટ હોય કે આપણે ત્યાંની સેવાના ક્રમમાં જે એક એક વસ્તુનો સમાવેશ છે એ ઉદ્ધવજી વાળી ફિલિંગ છે કે હું તમારા ભાવને લઈને જઈ રહ્યો છું જેને મારા કૃષ્ણ મિસ ન કરે કે આપણા ઘરમાં બિરાજીને ઠાકોરજીને એમ ન થાય કે મારું ગોકુલ તો ત્યાં રહી ગયું અહીંયા આ નથી અહીંયા એ નથી એવી ફિલિંગ ઠાકોરજીને થવી ન જોઈએ તો આ જે આપણે ત્યાંની સાજ સજાવટ હોય કે ઠાકોરજીને એ જાતના શૃંગાર એ જાતના વસ્ત્ર વગેરે ધરાવવા કે એવી યમુનાજી ગિરિરાજજી વૃંદાવન વગેરેને આપણા ઘરમાં બનાવવા એ બધાનો હેતુ આ છે એક આપણા માટે ઉપયોગી છે બીજું ઠાકોરજીના માટે છે કે એમને એવું લાગે કે હા હું મારા જ ઘરમાં છું તો એ બંને વાતો આની અંદર છે ત્રીજું જેવી રીતે આપણે ત્યાં સાંજીના ક્રમમાં હોય છે કે બધા વ્રજના સ્થાન બનાવવામાં આવે છે નિયમ એ છે કે સવારે સાંજી વડા વળી કરતા પહેલા ઠાકોરજીની સામે વ્રજની પરિક્રમા થાય છે તો એ બધા સ્થાનો આપણે તો રંગથી આટલી નાની ચોકઠામાં બનાવી દીધા છે પણ એ બધા સ્થાનો ઠાકોરજીની સામે બધું નિત્ય છે એ બધા સ્થાનો ઠાકોરજી માટે લાઈવ છે અને પ્રભુ સામે જે પણ વસ્તુ છે એ જળ ન હોય ને એની અંદર બધી ચેતનતા પ્રકટ થઈ જાય છે તો એની પરિક્રમા કરીને એને દંડવત કરીને એનાથી વ્રજ પરિક્રમાનું ફલ મળે છે લોકોને ફલની અંદર ઇન્ટરેસ્ટ વધારે હોય છે ભાવનાને ફીલ કરવામાં ઇન્ટરેસ્ટ નથી હોતું પણ તાત્પર્ય એનું એ છે કે વ્રજના સ્થાનોની ભાવનાઓને આપણે ફીલ કરવી જોઈએ કે ભાઈ ઠાકોરજી ચીરઘાટમાં જે લીલા કરી કે પૂતનાનો વધ કર્યો કે આ સ્થાન ઉપર વેણુનાદ કર્યો કે યમુનાજીના કે કિનારે દાન લીલા કરી કે ગિરિરાજજીમાં આવી લીલાઓ કરી તો એ બધી ભાવનાઓને ફીલ કરવા માટે એ સ્થાનોને આપણે બનાવીએ છીએ એ સ્થાનો વ્રજ પરિક્રમાના ફલને પ્રાપ્ત કરવાનું નથી એ ફલને પ્રાપ્ત કરવું મતલબ શું છે ઠાકોરજીના સ્થાનોમાં જઈને શ્રવણ કીર્તન સ્મરણ કરવું એનો એટલો જ મતલબ છે આ બધામાં એ વાતને સમજવી જોઈએ આપણને હંમેશા એવો આગ્રહ હોય છે કે કંઈક નવું કરી દઈએ કંઈક નવું કરી દઈએ પણ જૂનું જેટલું પણ છે આઉટડેટેડ નથી બધાની કોઈક ને કોઈ ભાવના આપણે ત્યાં બતાવવામાં આવી છે શ્યામકાકા સેવા ઋતુ ઉત્સવ અને વ્રજ લીલા ને કૃષ્ણ ચરિત્ર ત્રણ પુસ્તકોની અંદર આને બહુ ડિટેલથી સમજાવ્યું છે જે લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય એમાંથી રીડ કરી શકો મને અત્યારે જેટલું યાદ આવ્યું એ પુસ્તકોમાં શ્યામકાકાએ બતાવ્યું હતું એ છે બાકી વધારે એના અંદરથી જોઈ શકાશે સેવા સામગ્રીના દોષોનું નિવારણ ઉપરોક્ત લીલાઓના નિરૂપણ પશ્ચાત શ્રી ભાગવતમાં ભગવાન ભગવાન દ્વારા રક્ષાસુર તથા બકાસુરના વધુ નિરૂપણ કરવામાં આવ્યું છે ભગવાન જે વાછાડાઓને ચલાવતા હતા તેમાં રહેલા દોષોનું મૂર્ત સ્વરૂપ વત્તાસુર હતો અને વસ્તાસુરનો વધ કરી ભગવાને પોતાની લીલા સામગ્રી રૂપ વાછાડાઓના દોષો દૂર કર્યા એ જ પ્રકારે બકાસુર ભગવાનની સાથે વનમાં વાછાડા કરાવનારા ગુપ્ત સખાઓનું ના દોષોનું મૂળ મૂર્ત સ્વરૂપ હતો તેની ચાંચના ઉપરના નીચેના બે ભાગો લોભ અને અસત્યના પ્રતિક હતા ભગવાને બકાસુરની ચાંચના બંને ભાગોને વિરુદ્ધ દિશામાં ખેંચીને તેને બે ભાગમાં ચીરી નાખ્યો આ દ્વારા ભગવાને ગોપ સખાઓના દોષોનું નિવારણ કર્યું આ લીલાઓથી એ પ્રસિદ્ધ થાય છે કે ભગવાન ભક્તો દ્વારા સમર્પિત વસ્તુના દોષોને દૂર કરી પવિત્ર બનાવી દે છે એટલે ભગવાન સેવા સામરિકમાં જે દોષો આવતા હોય છે તેનું નિવારણ ભગવાન કરતા હોય છે એનું જે એનું ઉદાહરણ આપ્યું છે કે ભગવાન જે વાછાળો ચલાવતા હતા તેમાં રહેલા દોષોનું મૂર્ત સ્વરૂપ વસાતું હતો તો એટલે વત્સસનો વધ કરીને ભગવાને પોતાની લીલા સામગ્રી રૂપ પાછળવાના દોષો દૂર કર્યા અને સેવા સામગ્રીનું નિરૂપણ કર્યું એ જ રીતે બકાસુર કે ભગવાનની સાથે વનમાં વાછડા ચરવનારા ગોપ સખાઓના દોષોનું મૂર્ત સ્વરૂપ ગોપ સખાઓના દોષોનું મૂર્ત સ્વરૂપ હતું બકાસુર એટલે તેની ચાતના ઉપર નીચેના બે ભાગો જે લોક અને અત્યારના પ્રતિક હતા ભગવાને બકાસુરની ચાતના બંને ભાગોને વિરુદ્ધ સમજ ખેંચીને ચીરી નાખ્યો આ દ્વારા ભગવાન ગોપ સખાઓના દોષનું નિવારણ કર્યું એટલે ગોપ સખાઓમાં જે એટલે એનો મતલબ જે જેવું કે લોભ અને નું દૂર કર્યું એટલે આપણે જે પણ વસ્તુનું સમર્પણ ઠાકોરજીને કરીએ છીએ એ બધી વસ્તુની અંદર કોઈક ને કોઈક દોષ હોય છે લૌકિક દોષ હોય છે જેમાં આપણા દ્વારા સમર્પિત ભોગ સામગ્રી હોય કે વસ્તુઓ હોય બધાની અંદર કોઈક ને કોઈક દોષ છે પણ ઠાકોરજી જ્યારે એ વસ્તુનો અંગીકાર કરે છે ને આપણો જો એમાં ભાવ પવિત્ર હોય છે તો એની અંદર રહેલા દોષોની નિવૃત્તિ થાય છે જે બકાસુરના પ્રસંગમાં સુબોધનીજીમાં મહાપ્રભુજી આ ઉદાહરણથી આજ્ઞા આપે છે કે એની જે બે ચાંચ છે એ બંને જે છે એ ગોપ સખાઓના દોષ જે છે એનું પ્રતીક છે છે જેનું નિવારણ બકાસુરના વધથી ભગવાને કર્યું છે જે પૂતનાના વખતમાં અમે કીધું હતું કે કોઈ એકાદ રાક્ષસને મારવા માટે કંઈ ઠાકોરજી પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી પણ ઠાકોરજીનું પ્રાકટ્ય કેમ કે ભક્તોદ્ધાર માટે છે એટલે એ એ રાક્ષસોના પ્રતીકના રૂપમાં એમના એમના દોષ છે જેવી રીતે મેં કીધું કે હાથી ઘોડા વગેરે સિંહ વગેરે આપણે સાજીએ એ બધા આપણા તામસ ભાવના પ્રતીક છે જેનું સમર્પણ આપણે ઠાકોરજીને કરીએ છીએ તો ચાર ત્રણ જે સ્ટેપ છે એના પછી ચોથું છે તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ એ ત્રણ અવસ્થાઓ છે એવી રીતે જે આગળ પણ આવ્યું કે રાજસ ભાવની નિવૃત્તિ કરી કે ગૃહાશક્તિનો નાશ કર્યો કે એમની તામસતાને નિવૃત્ત કરી તો બકાસુર જે છે એનો નાશ કરીને ભગવાન એમની જે વ્રજભક્ત ગોપ ભક્તોની અંદર જે દોષ હતા એમના દ્વારા સમર્પિત વસ્તુઓમાં જે દોષ હતા એ બધાનું પોતાના કૃપાબલથી નિવારણ કરે છે અથવા ઠાકોરજીની પુષ્ટિ છે વિશેષ પુષ્ટિ કે એ વસ્તુઓને ઠાકોરજી જેવી હોય એવી સ્વીકારવા માટે સામેથી ઈચ્છી રહ્યા છે તો દોષ સહિત છે તો પણ સ્વીકારી લે છે પોતાના બલથી નિર્દુષ્ટ કરીને સ્વીકારી લે છે જો આપણે એની અંદર પોતાનો કોઈ રોલ ન ભજવીએ તો તો એવો મતલબ છે દોષોનો મોટ એટલે વ્રજના પશુ પંખીઓનો અંગીકાર કર્યો આ વાછરડા જુઓ મૂર્ત રૂપ મતલબ દેખાતું રૂપ એ બધા ભાવો આપણી અંદર છે અમૂર્ત છે એનું મૂર્ત સ્વરૂપ એનું પ્રતિક એટલે જેમ હાથી ઘોડા છે આપણી તામસતા નું પ્રતીક છે એવી રીતે એ બધા ભાવ તો આપણી અંદર છે ચાંચ ને જે લોભ ને હા એટલે આપણામાં જેવી રીતે બધી તામસતા છે રાજસતા છે સાત્વિકતા છે એ તો બધા આપણી અંદર છે એ કઈ બહાર દેખાતી નથી કોઈક ને કોઈક આપણા બિહેવિયરમાં કદાચ ઠાકોરજી જોતા હશે કે સેવામાં એ બધું આડું આવી પણ જાય છે તો એ બધાનું મૂર્ત રૂપ એના પ્રતીકના રૂપમાં જ્યારે આપણે બધા ખીલોના સાજીએ છીએ આપણે એવી ભાવના કરી કે મારી તામસતા પણ આપને સમર્પિત છે રાજસતા સુધી આપણે પહોંચવા માટે જઈએ છીએ પણ એનું નિવારણ તો ફરી ઠાકોરજી જ કરી રહ્યા આમાં જે ગોપ સખાણ ઉદાહરણ આપ્યું છે એમાં આપણે બધા આવી શકીએ ને આપણે બધા છે તો બધામાં હોય છે એટલે આ બધા શું છે ઉદાહરણો એટલા માટે અહીંયા અપાયા છે કેમ કે મહાપ્રભુ સુબોધની સુબોધનીજીમાં આ આ એક્ઝામ્પલ કે આ આ ચરિત્રોમાં આવું આનું તાત્પર્ય સમજાવ્યું છે તો સુબોધનીજીમાં જેટલા પણ તાત્પર્ય આ બધું જે છે મહાપ્રભુજીનું સુબોધનીજીમાં આજ્ઞા કરેલા તાત્પર્ય છે કે બકાસુર આનું પ્રતીક છે પૂતના અવિદ્યાનું પ્રતીક છે કે આઘાસુર જે છે આનું પ્રતીક છે એમ તો એ બધું છે સુબોધનીજીનો વિષય પણ એને અહીંયા લેવાયું એટલા માટે છે કે એ એવું બધું કંઈક કંઈક આપણા બધામાં પણ છે જે વ્રજભક્તોની અંદર હતું હવે આપણી સામે ઠાકોર જેમ કોઈ અસુરોને મારીને એવી લીલા નથી કરી રહ્યા પણ આપણા માટે એટલું સૂચક છે કે એ યા તો આપણા તરફથી જે મહાપ્રભુજી કહે છે કે અસમર્પિતનો ત્યાગ કરો તો બહારી દોષો આવતા અટકાઈ જશે અને બ્રહ્મ સંબંધથી બધા દોષોની નિવૃત્તિ થાય છે નિવેદિત વસ્તુનો અંગીકાર કરો તો દરેક વસ્તુની બ્રહ્મતા થાય છે જેમ ગંગાજીના ઉદાહરણથી સિદ્ધાંત રસ્યમાં સમજાય સમજાવે છે આપણા માટે તો આ પ્રયત્નો છે કે તમે પોતાની અંદર આવતા દોષોને રોકો કે અસમર્પિતના ત્યાગથી બહારની લૌકિકતાને આવતી અટકાવો સમર્પિતનો ઉપભોગ કરો ભગવદ આવેશ પોતાનામાં લાવો આ બધા આપણા માટે તો સાધનરૂપ છે પણ જો આવું નથી થતું કોઈથી તો પણ એ આપણા માટે આશ્વાસન રૂપ છે કે જેવી રીતે ઠાકોરજી સામે ચાલીને આ લોકોની રાજસતા તામસતા અને બધાને નિવૃત્તિ કરી કે ગ્રહશક્તિનો નાશ કર્યો એવી રીતે કોઈક ના કોઈક લીલાથી પ્રસંગથી આપણી સાથે પણ ઠાકોરજી આવી કોઈક લીલા કરે છે પણ એમાં પ્રોબ્લેમ એ છે કે એ પછી આપણને ફાવતું નથી યા કદાચ આપણા મનમાં કોઈ ખોટ છે જે રીતે માંડવીમાં એક વૈષ્ણવ હતા એમનો છોકરો શિબિરમાં આવ્યો પછી માંડવીજીને બહારનું ખાવાનું છોડી દીધું તો કાકા તાજીને આવીને કહે કે આ તો કાંઈ બહારનું ખાતું નથી તો તાજી કે તો ખુશીની વાત છે પણ કે જે ક્યારેક ક્યારેક તો ખાવું જોઈએ ને આ તો ઉંમર જ શું હવે આ ઠાકોરજી કદાચ કોઈ પ્રેરણા કરીને પ્રસંગ કરીને કોઈકની અંદર લૌકિક આવેશ ને રોકે છે તો એ આપણને ગમતું નથી હા તો ઠાકોરજીનું આ એક વખત સાંભળવાથી કોઈકને આવું થઈ જાય છે મતલબ ઠાકોરજીની જીવ માટે એવી ઈચ્છા છે પણ હવે આવું ઠાકોરજી સામે ચાલીને કરે છે કોઈક દિવસ અગર તો આપણને આખરે છે કે આવું કેમ થઈ ગયું આપણી એ પ્રોબ્લેમ છે બ્રજભક્તો પ્રસન્ન થતા હતા કે અમારા સાથે આજે તામસ ભાવની નિવૃત્તિ થઈ ગઈ ને આપણા લોકો સાથે આ પોતે તો કોઈ સાધન કરતા નથી કદાચ ઠાકોરજી સામે ચાલીને એવી કૃપા કરીને કરી દે તો આપણને એમ થાય કે નહીં આ તો અમારી સાથે ખોટું થઈ ગયું આટલું તો કરવું જોઈએ આટલું તો બધાને જોઈએ એટલે એ બધી આપણી સમસ્યાઓ છે આપણા લોભ મોહ દૂર થઈ જાય કે સાત્વિકતા રાજસતા તામસતા જતી રહે તો આપણને એમ થાય ના ના આ તો ખોટું થઈ ગયું આપણી સાથે થોડીક તો રેવી રહેવી થોડું થોડું તો બહાર ખાવું જોઈએ એવું બધું હા હજી તો ઉંમર જ શું છે આખા ઉંમર છે બધું કરવાનું હા તો આ બધી આપણી સમજ માંદા પડે તો બંધ નથી એટલે માંદા પડો એટલે આપણી આ બધી સમસ્યાઓ છે કે હવે કદાચ ઠાકોરજી ઠાકોરજીની એવી પ્રેરણા માનો કે છોકરાના મનમાં એવી ભાવના આવી તો માતા પિતાને એમ લાગે છે કે ના આવું તો ન ચાલે એટલે આપણી સાથે એ સમસ્યા છે એ લોકો ખુશ થતા હતા આપણે એના ઉપર રડીએ છીએ કે કેમ આવા થઈ ગયા હવે તો વૈરાગી થઈ ગયો અને સાધુ થઈ ગયો છે જે પણ હોય આપણી સમસ્યાઓ છે ઠીક છે આજનું અહીંયા રાખીએ પાંચ મિનિટ છે આગળ વાર્તાજીનો ક્રમ છે